भूताणे अने जो बार ना निकड़ी ने धुंदवाई सीमा तुटता पची फाटे विषम लगरी ઘણીવાર વડીલ હોય કે જેની સત્તા નીચે રહેવાનું હોય ત્યાં ઠપકો મળે એટલે અંદર આ અંતરવાણી શરૂ થઈ જાય એટલે એવું આમ ઉછળે પછી જે દિવસે નીકળે ત્યારે કોઈ પણ પ્રકારના કાનૂન વગર નીકળે કે ડિક્શનરીમાં ન હોય એવી ભાષાએ નીકળવા માંડે આ ડરથી ઘણીવાર આવું થઈ જાય છે પછી ફાટે વિષમ લઘરી સહજવાણીથી કોઈનો નથી દુભાતું માન્ય પ્રમાણ જે બોલો વાગે છે કોઈને નથી જળવા તો વાણી પ્રમાણ જે શબ્દો વાગે છે કોઈને નથી જડવાતું વાણી પ્રમાણ જે ભાષા જીવને બાળે છે અને સુધર તું કઈ જ નથી ભાષા જીવને બાળે છે અને સુધર સુધરતું કંઈ જ નથી છે ભૂલ છે ભૂલ જ બોલનારાની અને બગડે છે બાજી બધી છે ભૂલ જ બોલનારાને અને બગડે છે બાજી બધી अहङ्कारे भरी भाषा निरर्थक फाटि अथरावे अहङ्कारे भरी भाषा निरर्थ થક ફાટી અથડાવે ઘણા સત્યવાદીના ઓલા પૂછા થઈને ફરતા હોય ને કે આપણે તો કોઈની સારી બાદ ન રાખીએ તળ ને ફળ જે હોય એ મોઢે કહી દઈએ अहङ्कारे भरी भाषा निरर्थक फाति अथरा वे अने कामा बन्ध व्यवहारोडावे अन्यश जाका मा सबन्ध तोड़ावे जेवा शब्द होलो तेज साचो छुटेला तीरजेवा शब्द જેવા શબ્દ ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધશે ગાળ ને અપશબ્દ ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધશે ગાળ ને અપશબ્દ અને જે ભૂલનું રક્ષણ કરો એ ભૂલ ક્યારેય પછી જાય નહીં દાદા એક સાવ સામાન્ય કે કોઈ ત્યાગી હોય ને છીકણીની ટેવ હોય ને પૂછીએ કે સાહેબ છીકણી આપ લો છો હા એ તો ચાલે એટલું દાદા કે પચીસ વર્ષ સુધી છીકણી રહેશે રક્ષણ કર્યું ને પાછું એને બધે દાદા પોતે શું કરતા કોઈ પૂછે ને કે દાદા બીડી પીઓ છો તો કે આ મારી ખુલ્લી નબળાઈ છે ભાઈ આ પ્રમાણે કહી દેતા એટલે અથડામણ ન થાય ભૂલો રક્ષણા કરતા નથી નીકળતી ખોખેથી નથી નીકળતી ખોખેથી ભૂલો સમજે છે આ ઘરમાં અમે જમશું નિરાતેથી છે આ ઘરમાં અમે જમશું નિરાતેથી જોરીસથી મારી દો ટપલું તો નાનું બાળપણ રડશે સથી મારી દો ટપલો તો નાનું બાળ પણ રડશે ઘવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે ઘવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે અહંકારી કશાયો સંગ સલાહો આપે વણ માગી પોતે ગરબડિયો ક્યાં બૈરી વિફરે વચકાથી અહંકારી કશાયો સંગ સલાહો આપે વણ માંગી ત્યાં પોતે ગરબડીયો ત્યાં બૈરી વિફરે વચકાથી શબ્દ પાછા પડે છે ત્યાં ખૂંચે છે ગાંડો અહંકાર उल्टो ताणो छे भूलो नो मार् शब्द छे पडे तूचे छे गाडो अहंकार જ્યાં જાણો છે ભૂલોનો માર મૂરખ અક્કલ વગરનો છે કહ્યું ત્યાં પુત્ર વાંકો થાય લખ અકલ વગરનો છે કહ્યું ત્યાં પુત્ર વાંકો થાય પછી ચીભડા જ ફાટે છે ને જાતે ઘર ધોવાનું ભાઈ દાદા કે છે કે આજની પેઢી બિલકુલ સહનશીલતાવાળી નથી જરાક પણ ઊંચે સાદે કહ્યું ને ગમે એવું ઊંધા પગલાં લઈ લઈએ પછી જાહેર ખબર આપવી પડે કે ભાઈ તું જ્યાં હો ત્યાંથી પાછો આવ તને કોઈ કાંઈ કહેશે નહીં પછી ઊંધું કંઈક પગલું ભરી દે અને પછી એ ચીબડું ઘરમાં ફાટે પછી ચીબડાને કાંઈ પડી નથી ઘર આપણે ધોવું પડે પાછું પાકેલા ચીભડા જેવી પેઢી છે આજની પછી ચીભડા જ ફાટે છે ને જાતે ઘર ધોવાનું ભાઈ બહુ ડાહી છે મારી ભેંસ કહ્યું તો દોહવા દેતી જ આ તો દાદાને પ્રત્યક્ષ દાખલો બન્યો હતો આપણે દાદા તો નાના નાના ગામડામાં બી જતા હતા ને તો દાદા નીકળ્યા સવારે દાંત પાણી ને બધું અમે અમે બેઠા હતા અહીંયા ઓલા ઓટલા પર ને પછી હા મારી ભેંસ બહુ ડાય બહુ ડાય એમ કરીને પછી દોવા બેઠો એટલે કે ભેંસને બી ડાય કહેવાનું તો ગાંડી ઘઉં તો નહીં દોવા દઈ કહીએ ડાય કેવી પડે કહીએ જનાવર છે તો શું થયું બહુ ડાઈ છે મારી ભેંસ કહ્યું તો દો હવા દેતી જે છે કેશો તો બને છે ગાંડી આજ્ઞાંકિત વહુડાહી છે કેશો તો બને છે ગાંડી આજ્ઞાંકિત बन्यो जा खुर्शि मा साब सरवण्ट ने माडियो बन्यशि मा साब सवण्ट ने मांडियो वढवा અમે પણ નોકરી કરતા હતા ત્યાં અમને કોઈ વખત ઘણી વખત કારણ વગર બી છે ને શેઠ ગુસ્સો કરે આમ પછી અંદર તો એવું આમ ઉકળાટ થઈ જાય પણ બોલી શકાય નહીં નોકરી કરતા હોઈએ એટલે પછી દાદા સાંજે સત્સંગમાં બે ત્રણ વાર આવું જોયું ને મને કઈ વઢવા માટે તો સાહેબ થયો છે નહીતર તું નો થાત દાદા એટલું કે ને આપણી ગાંઠ તૂટી જાય પછી કોઈ દી શેઠ પર અભાવ ન થયો એ તો પેલા અંદર શરૂ થઈ જતું હતું યુદ્ધ પણ એ દાદાની આ ખૂબી હતી એક શબ્દમાં એવું આપણને કહી દઈએ આપણે શબ્દ પ્રશ્ન બી નથી પૂછ્યો કોઈ દિવસ પણ જ્યાં આપણે મૂંઝાતા હોઈએ એ જગા પર ચોંટ મારીને બરાબર કહી દઈએ એ વઢે છે બીજા કોઈને ખબર બી ન પડે કે કઈ બાબત ઉપર વાત કરી ને આપણે પકડી લેવાની વાત बन्यो जा खुर्शिमा साहेब सर्वंट ने मानियो वढवा क्या सत्ता खोच कुदरत जे सत्ता मांडियो वा परवा તુલસીદાસ એક સાખી કહી છે ને તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય મુવા ઢોર કે ચામ લોહા ભસ્મ હો જાય કતલ થાય છે જે જનાવરો એ કઈ ખુશીથી થતા હશે એ વખતે તેને કેટલો ત્રાસ થતો હોય પણ એ ચામડાની જ્યારે ધમણ બને એ ધમણથી ઓલો લુહાર આમ હવા ભરે ને ગમે એવું લોઢું હોય ને એ ખલાસ થઈ આને આ જીવનમાં જ હાઈ જો હાઈ લાગી કે કોઈની તો બધું જ સર્વનાશ થઈ જાય એટલે ગરીબોની સાથે અથવા પોતાનાથી અંડરહેન્ડની સાથે બહુ સંભાળીને કામ કરવા જેવું છે આ કાળમાં તો કોઈ ગરીબની હાઈ લાગી જાય બધું ફના કરી નાખે ત્યાં સત્તા ખૂંચવે કુદરત જે સત્તા માંડ્યો વાપરવા બીજાની ખોડ કાઢ્યાથી થઈએ આપણે કડવા થઈએ આપણે કડવા જો ફૂલને સૂંઘવો હોય તો ન કાંટાને કદી અડવા એટલે તો દાદાજી એમની હાજરીમાં સાઠ હજાર એવી અલગ અલગ પ્રકૃતિઓને જ્ઞાન આપેલું પણ કોઈની હારે દાદાએ કોઈ દિવસ મતભેદ નથી પાડ્યો ભલ ભલા જે આમ વીઆઈપી ગણાય ને એવા માણસો કોઈનું બને નહીં પણ દાદાની પાસે પાછા બધા પાસરા એટલે અમીન સાહેબ તો ઘણી વાર કે આ સાઠ હજાર ગાંડિયાને દાદાએ કેવી રીતે હાંચ્યો હશે એ જ મોટામાં મોટી આશ્ચર્ય છે આમ જુઓ તો જે ક્રેક કહેવાય ને અડધા સ્ક્રૂ આમ એવા ઇન્જિન બધા આવ્યા હતા એ ઇન્જિનને પાછા દાદા દોડાવ્યા બધાને પાટા ઉપરથી ઉતરી ગયેલા ક્યાંય બી અથડે પડેલા એવા ઇન્જિનને બરાબર સાંધો રેણ કરી ને ચાલતા દોડતા કરી દીધા બધાને बिजान जो ने सूघवो होय तो न ने कदी अडवा दियो वाणी थी प्रोत्साहन घना सारा गुणो टाकी अन्ने देखाय कई औगण तुरंते टाकी दो ढाकी દાદા ખાસ કહેતા કે આ કાળમાં બે ઊંચ બે ઇંચ જ અંદર ખૂંચશો ને એટલે ગટર જ નીકળશે એટલે કે જો તમારે દુર્ગંધ ન ગમતી હોય તો કોઈની એ ગટર ખોદશો નહીં પાછળથી પણ કોઈને માટે અવગુણ બોલીએ તો એ સ્પંદનો ત્યાં પહોંચી જાય છે જ્યારે મળે ત્યારે એકબીજાના હૃદય ઉઘડી ન શકે વાત ન થઈ શકે અંદર આંતરો અભિપ્રાયનો અંતરાય પડી ગયો છે અંદર દિયો વાણીથી પ્રોત્સાહન ઘણા સારા ગુણો ટાંકી અને દેખાય કઈ અવગણ તુરંતે ટાંકી દો ઢાંકી બધી બાજુથી અંધો ભૂત અહંકાર બાંધે જા જાવેર સાથે તાતા ઝેર મહાનુકસાન કાઢે તેલ અહંકાર આંધળો છે અને ગાંડો છે પાછો એટલે એની ઉપર જોવાનું કે અહંકાર ક્યાં ક્યાં કેવો વિફરેલો નીકળે છે કે ડાયો નીકળે છે जूी अन्धोभूत अहङ्कारे कुटुम्बी साथ ता ताजेर महाने तेल સગો બાપો વિચારે કે હો પાય માલક પુત્ર કે હો જુવાનીના જોશમાં બાપાની સામે એવું બોલી જાય ને કે બાપા જવાન છોકરા છોકરી બહુ હોય કહી ન શકે પણ અંદરથી નિશાસો નાખે કે હાનું ધનોત નીકળી જજો થઈ શકે છે આ કાકાળમાં શું બને ન બને સગો બાપો વિચારે કે હો જો પાય માલક પુત વિચારે કે હો જો नठारे को नो है खुद नो वैरविहो नो भूत छे खुद नो वि नठारे को नो है षेखुद्ो खुद नो भूत ભેરવી નહીવત જ્યાં છે અહંકાર બધાને શાંતિ આપસમાં બધું મોરલ ને સિન્સિયલ हितो मित प्रीत सुख सतमा नहीं वत जाँच अहंकार बदाने शांति आपस मां બધું મોરલ ને સિન્સિયર હિતો મિત પ્રીત સુખ સતમાં જગતમાં સુખી થવાને બધાનું જોવું પોઝિટિવ જગત વ્યવહાર માનેયમ છે ગયું એન ટેક આદિ બિલીવ નિયમ છે ગયું એન ટેક આદિ બિલીવ જગતનો કાયદો એવો જેવું તમે આપશો એવું તમને મળશે જેવો પડઘો એવો પ્રત્યુત્તર જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તે હું પ્રોડક્શન સારો માલ દઈ કરેક્શન જાતે કર પરથમ જે પ્રોજેક્ટો ગમે તમને એક સિત્તેર વર્ષના સાહિત્યકાર એને કોઈ પૂછ્યું કે તમારી જિંદગીમાં ખ્વાહિશ હવે શું છે તો કે મારી આ જે પહેલી આવૃત્તિ બહાર પડી એમાં ઘણી મિસ્ટેક હતી પણ બીજી આવૃત્તિમાંથી આ મિસ્ટેક કાઢી નાખીશ સિત્તેર વર્ષે અનુભવ જ્ઞાન તો થાય ને ક્યાં ક્યાં કેવી કેવી ભૂલ કરી છે કે બીજી સેકન્ડ આવૃત્તિ થશે એમાં આ બધી મિસ્ટેક નીકળી ગઈ હશે અને એ જ માણસ ભગવાન થઈ શકે એક ભૂલ એક થાય પણ ફરી વાર રિપીટ ન થાય એમના માણસ જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તે હું પ્રોડક્શન તો મેળવ સારો માલ દઈ रे जाते कर परथम् जगत मा सौथि सहलो चे सुधरव पहलों સુધારી જેણે ખુદની જાત જગત કલ્યાણ થઈ ગયેલું જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું جات جگت کل گل جیو جی مائل پر اباج لگے تا ساچو کھوٹا کہو کہ بفائی جائے چھے کاچوں جیو جے مائل پر اوبھا ابا جے لگے تیاں ساچوں તમે ખોટા કહો તેને બફાઈ જાય છે કાચું સત્સંગમાં દાદાજી પાસે ઘણીવાર પ્રશ્ન આવે ને એમાં જ્યારે એડજસ્ટ એવરીવેર અને આપણે આપણી ભૂલ છે ને આવું બધું બોલે ને પણ લેડીઝ વર્ગમાંથી નવ્વાણું ટકા એવો સામો પ્રશ્ન આવે છે દાદા આપણે સાચા હોઈએ તો એ બી આપણે જ સહન કરવાનું જીઓ જે માઇલ પર ઊભા તે સ્ટેજે લાગે ત્યાં સાચું ખોટા કહો તેને બફાઈ જાય છે કાચું પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળ પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળ રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ આપણા વ્યવહાર જગતના સત્ય અને અસત્ય અંતિમ દશાએ સિદ્ધ ક્ષેત્રમાં બધું જ પોકળ છે પુણ્યશાળીઓને જેવો ભાવ કરે એવું મળી જાય વંશરાજભાઈએ કેવું એક સબ્જેક્ટ ઉપર લો તો એક જ સબ્જેક્ટ ઉપર વાણી ઉપરની પદ નીકળું જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार दादा ना असीम जय जयकार दादा भगवान् असीम जय जयकार દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान नासिम जय हो जयकारं जय जयकार दादा भगवान् नासिं जय जयकार ददा ना असीम जय जयकार दादा भगवान् नाम जय जयकार दादा भगवान ना दादा भगवान् नासिंह जय जयकार दादा भगवान् नासिंह जय जयकार दादा भगवान् भगवान् नासिं जय जयकारो ददा भगवान् ना हसिं जय जयकारो ददा भगवान् नासिम जय जयकारो दादा भगवान् नासिम जय जयकार other one. Bhagavad